પણ પાછું આપણને આપણને એની જોડે જ લગ્ન કરવું હોય પાંચ વર્ષ પછી પણ એની જોડે જ કારણ હોય તો શું હું પહેણી છે પાંચ નક્કી કર્યા પછી You don't uh, marry yourself. તો કે છે નક્કી ના કરે તો આપણે પાડી જવું બીજે કે આપણે દગા ફટકા પડું દગા ફટકો રાખી જિંદગી દગા ફટકો જ રહ્યા કરો. ક્યાંય કરો બાકી. if that person doesn't agree to get married, so it's better to get married to someone else than get, you know, keep thinking about the same person. If you, even if you get married to any old guy, you know. હવે he said, and he said last week differently. એમણે એમ કહ્યું કે જે આવો દગો દગો કરતો હોય તો એની સાથે પરણવામાં શું ફાયદો પરણે ને તો બી એ પછી પરણ્યા પછી બી એવું જ આખી લાઈફ જવાની એટલે તારે હો- શું શોધવા જવું પડે કે અમારું ધણી ક્યાં જતો રહ્યો અને પરણ્યા પછી બી એ બીજી જોડે ડેટિંગ ચાલતું જ હોય અને સૌ રહી ગયો કોનો પોઈડો છે મંગુભાઈ નો દીકરો છે દાદા આ મંગુભાઈ નો દીકરો છે કેટલા વર્ષ તેર વર્ષ નો તેર વર્ષ નો કે છે મારા મારો ભવિષ્ય દાદા કે છે મારો શું થઈશ કરીને ભવિષ્યમાં શું થઈ છે કેવું થશે મારું થવું છે થઈ હું તો આશીર્વાદ આપીશ સાચું થયું So just reflect You on whatever. decide yourself and then come to Dada. Okay? You can come tomorrow also. You can maybe whenever. You can after five days. You decide yourself what you want to be and then he will bless you. And you will be. એ પછી કે છે નક્કી કરી Yes, what do you want to be in your future? <laughs> Huh? okay, think right now. you guys. You want to be a doctor or engineer? Or hotel manager or hotel owner like your dad? What you want to be? Tell me, Dada will bless you and you will be the same. What you want to do? whether we want to be a scientist or engineer. Germany. Both. Oh, I didn't know that. Get up and ask Allah that I want to be a doctor. He asked me, speak loudly. I want to be a doctor. speak loudly. Again. Normally, what? Get up. Ah, yes. એ કે મારે ડોક્ટર થવું છે મને આશીર્વાદ આપો એનો ભય છે એનો ભય છે Very much. I had a question. Um, uh, macam macam apa perlu uh, Okay. Um, in our family, in our house, anybody can go in and take money out whenever they want. Okay. Hmm. Uh, now, is that Papa anybody can go in and take money out if they need gas money or, or to spend or whatever mm. without asking. Hmm. Okay. Is that considered stealing or is that considered um, just taking money from Papa? Well, I take it any time, but she... Do you take more than of uh, all other members? Yeah, I think I do. So you have no other time? Car, gas. Uh, hotel, <laughs> movie, tea. yeah, everything. I just take it whenever I need it without asking. સુનિલ કહે છે કે અમારા ઘરમાં જે પૈસાનો ગલ્લો હોય એમાંથી જેને જોઈએ એની મેળે પૂછ્યા વગર પૈસા જેટલા જોઈએ એટલા લેવાનો રિવાજ છે તો કે કે એ આવી રીતે પૂછ્યા વગર આપણે લઈએ તો કે કે છે કે ચોરી કહેવાય નહીં કે છે હું તો બધા કરતાં ઘરમાં વધારે હું લઉં છું કે છે અને વાપરું છું વધારે બધા કરતા પૂછ્યું એને એને કહ્યું કે હું પેટ્રોલમાં લઉં ફરવા જઉં કપડા picture But you, uh, what I find funny is that પણ તારું એવું હોવું જોઈએ કે તને તને આપવાનું અને તને એમ ના થાય કે હું ખોટી રીતે વાપરું છું મારા પપ્પાને ના બતાવાય એવી રીતના તારે નહીં વાપરવાનું જેમાં બી વાપરે તો એ તાર પપ્પાને ખરાબ લાગે એવી જગ્યાએ તારે નહીં વાપરવાનું વિશેષ હું કોઈ વાર અંદરથી પૈસા લે like and on the end of the week but I leave my pocket money table mm. and I put it in my savings account mm. okay, because I feel okay I, I'll spend it instead of putting back it back in the till is that considered stealing mm. but I'm just saving the money એમ કે હું પૈસા લઉં વાપરું અને પછી મને ખિસ્સામાં પૈસા બચે તો કે કે હું પાછી મારી બચતમાં બચત સેવિંગ એકાઉન્ટ બેંકમાં પાછા મૂકી દઉં અને ગલ્લામાં પાછા ના નાખું મને એમ કે ફરી મારે વાપરવા ચાલશે તો એ બરાબર છે મારા પપ્પા ને ખબર છે આવી રીતે હું આવું કરું મારા પપ્પા જાણે છે જો દાદા તેને કશાનો વાંધો નથી કાઢતા એક્સેપ્ટ યોર ઓલ દેખી You should not. do that. You should eat meat. Hmm? You should eat meat. You should not. There's so much on the basement. You should not. Son, I, I can't, I can't stop seeing. Yeah, just tell me. Yeah. That's what Kaya's good. શું આ લોકો બે વખતે meat ખાવા હું પણ એ મારી જેમ meat ખાવા નથી આવી એ એ ન કહેતા. Which one's worse, Nirmati? Why don't you ask him that? Eating meat or ઠીક છે, ને Using meat or drinking wine? You have to ask him, first ask the other why they can't stop eating. They want to know why. Baby અને બાબો પૂછે છે કે અમે મીઠ ખાવાનું બંધ કેમ નથી કરી શકતા નથી થતું you want to stop it એટલે બકરી આપણે બકરી જોવા આવતા મને ખાશે આવશે કર્યા કરવાનું be If you eat chicken like in your next birth, you will be chicken and that chicken will be you and it will eat you. Then that's what Dada said. Then the cycle will continue. Yeah, but isn't it good for you? Hmm? Isn't it good for you? No. Mm-hmm. How? That's what he said. Protein. So you can get protein from plants. Decide, Nina. Nina, decide. Decide. ગણાયું કે તો પછી નેક્સ્ટ બર્થમાં one who eats meat cow's meat then it will be cow next birth cow will eat him No, it's okay. Let them see that. They want to know how long. Okay, okay, let them. Okay, you finish now. Last sentence. Okay, which one is worse? Out of drinking and eating or dating? Uh. Because I don't do drinking and eating. yeah, but I'm not dating either now. No, why you're asking? I just want to know. So I can. Sunil કે છે કે મીઠ ના ખાઈએ દારૂ ના પીએ એ સારું આપણે બે માં કયું ખરાબ દારૂ પીવું મીઠ ખાવું એ ખરાબ કે પછી ડેટિંગ ખરાબ ડેટિંગ ખરાબ કે આ ખરાબ ડેટિંગ તો ડેટિંગ ના જેમ નર્ક કરવું નર્ક કરતી હેલ નર્ક મીન્સ હેલ એ બધી એક જ લાઈન બધી ખરાબ line dating is nothing. Dating is only jawabdari. Worst of all is dating. Yeah, but I mean, I'm not sure if it's allowing. Can I get good help? I mean, have એ કહે છે કે હું હવે છે તો ડેટિંગ છોડી દઉં છું તો કે હવે હું પાછો હું સ્વર્ગમાં જઈ શકીશ કે છે રાજમાંથી હું બચી જઈશ એમ પૂછે છે હા મને ખાતરી થઈ હું બધું વિધિ કરી આપે મને ખાતરી થાય ત્યાર પછી કરતો નથી પેલાની બધી મારી પાસે હોય છે પણ મને ખાતરી થઈ જાય you, you're sure that you are not reaching now. And you, long, you, will, you, will, you will not do the, the how, how long will it take you to do that? એટલે કે તમને ખાતરી આપવા માટે મને કેટલો વખત જોઈશે ના એ તો બધું મને પોતાની ખબર પડી જશે હું બધું તપાસ કરું You, but you just do what he says. Rest of the things he will see. You, what if you make an agreement? Then after that, can you still, then what? If you make an agreement with somebody, Hmm. after that, then say you're going to get married in five years, like Dada says, you know, make an agreement before you date. Then in between the five years, you don't see each other, you don't talk to each other. Is that Yeah. what he says? એમ કે બે- બેન પૂછે છે કે ધારો કે કોઈ જોડે આપણે એગ્રીમેન્ટ કરી કે આપણે પાંચ વર્ષ પછી પરણીશું એવું નક્કી કર્યું તો પછી ચાર પછી કે છે કે એની જોડે ડેટિંગ કરાય ફરાય કરાય ખરું પાછો ફરાય દગા ફરે નહીં ખરું તું પાછું ફરી જાય હોય તો શું કરવાનું દગા હોય કરવું નહીં બીજા લોકો દગા દીધા હોય તે માણસને દગા ખોર કહેવાય એ દગા ખોર એટલે કરવું નહીં What do they ઓછી આવડે તો આ કશું હતો નહીં રૂપાળો હોય તો અમારે સિત્તેર જોઈએ unsincere to you Eating you and Sincere હોય તો ચાલે, આપણા ઘરે લોકો others ચાલે. also. Marrying you and eating others also. That is called What daga. if, okay, Not insincere. what if you, okay, lots of guys go out, okay, and then there comes a time when they break up, and then they don't go out or whatever. They still think it's for them. Yeah, but they broke up, now it's over. sometimes If, they hurt someone, they have to Betrayed, you know, betrayed Saddam is betrayed. લોકોને વિધિ કરી લેવી છે પછી એ લોકો જાય છે બહાર પછી બીજા બધા આવ્યા છે દુઃખ છે તો વિધિ કરી આપો દાદા એમ હું જોઈ આપું મારે કરવું છે મારે આ બેન કે માયા કે છે મારે વિધિ કરાવી છે સાંસારિક ગ્રુપ ધોઈ નાખ્યું છે કોણ કોણ છે બધાને છે કઈક નું કઈક બધાને કરવું છે ના પણ એ તો બે હમાવે છે દૂધ દઈ ના પણ બે હમાવે જોડે બે આ પછી બધી કરીએ જેની જેની સાથે દુઃખ થયું હોય ને એ બધા એ લોકો આ બે માટે થાય છે